ચિત્તથી હું જુદો બુદ્ધિ ચિત્તથી હું જુદો મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો જગ ઊભું થયું મમ તાઠે કે ઊભું થયું મમ તાઠે કે अक्षयसुखम् आतमजङ्घे अक्षयसुखम् आतमजङ्घे ज्ञानी मरता मोक्षज महके ज्ञानी मरता मोक्षज महके अक्षयसुखम् आतमजङ्घे अक्षयसुखम् आतमजङ्घे જ્ઞાની મળતા મોક્ષજ મહેકે જ્ઞાની મળતા મોક્ષ સજમણ કે ચાંદાળો ચાર કશાયો છે ચાંદાળો ચાર કશાયો છે આરોપિત ભાવે રસ ખેચે रक्षक के बंधन बंधन रागे द्वेषे સ્થૂળ સૂક્ષ્મને કારણ પુદગલતિન સ્થૂળ સૂક્ષ્મને કારણ પુદગલતિન તે નાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન નાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન છું મોટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક છોટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક રાસાયણ છંટકે મુક્તિ દિશે આયણ છંટકે મુક્તિ દિશે મૂ उत्तम मोक्तक निज सत्सङ्गे उत्तम मोक्तक निज सत्सङ्गे बन्धन सगडाहि या टुटते बन्धन सगडाहि या टुटते મુક્તમ મુક્તક નિજ સત્સંગે મુક્તક નિજ સત્સંગે બંધન સગડા અહીં આ તૂટતે બંધન સગડા અહીં આ તૂટતે संयम संयम ज्ञाता दृष्टे संयम संयम ज्ञाता दृष्टे संयम संयम ज्ञाता दृष्टे संयम संयम ज्ञाता दृष्टे चित शुद्ध अबन्धन स्वयं पदे चित शुद्धबन्धन स्वयं पदे चान्दाणो चार कषायो छे आरो હિત ભાવે રસ ખેંચે આરોપિત ભાવે રસ ખેંચે बन्धन बन्धन रागे द्वेषे रागे द्वेषे अक्षयसुखम् आतमजङ्घे अक्षयसुखम् आतमजङ्घे ज्ञानी मर्ता मोक्षज महके ની મળતા મોક્ષ મહેકે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે જય સચ્ચિદાનંદ પવન છૂટ્યો સાહેબ ચલો વાતો કરો આપણે આપણી પોતાની બધાની આજે આ છે તે દાદીને કહો કે પૂછવું પૂછે થઈ ગયા વાત કરો નથી શરમ નહીં આવું શરમવાનું નહીં આગળ સત્સંગમાં બધા પૂતગલો જુદા મળીએ પણ પોતાની પોતાની જ વાતો થાય બધા દરેકના પૂતગલના કોન્ટેક્ટમાં પરિપ્રેક્ષ્યમાં આપણે આપણે પોતે પોતાની વાતો કરી લઈએ એમ પૂતગલ તો છે જ ને વાત પૂછો કઈ પૂછવું જે અહંકાર આપણા કોણ આપનું નામ ચશ્મા છે તે જગદીશભાઈ કેવા બરાબર આમ આવતા હોય છે ને કઈ જાણવા માટે કઈ પૂછવું છે કઈ આવી જાય છે વ્યવહારમાં પૂછવાનું બધું જ વ્યવહારમાં હોય બધું વ્યવહારના ભાગમાં આ સત્સંગ એના માટે જ કરીએ આપણે ભેગા સારા માટે થઈએ આ વ્યવહાર આખો નિર્ભય વ્યવહાર સ્વરૂપે સમજાય એના માટે બીજું કશું કારણ પણ વ્યવહાર સમજાય કેવી રીતે નિશ્ચયની ગેરહાજરીમાં વ્યવહાર ના સમજાય એટલે આપણે નિશ્ચય સાથે આ વાત છે એટલે જ્યાં આપણે બધાને જેને જેવો અનુભવ હોય એકબીજાની આપણે થયા કરે થાય ને બધાને થાય સુરેશભાઈ શું છે તમારો અનુભવ આપો બોલવાનો એમને તમે અનુભવ કહેજો તમે દાદા મળ્યા ત્યારે અનુભવ શું છે કહો તો ખરા દાદાને તો આમ તો સેવન્ટી વનમાં મળેલો પહેલી વાર બરોબર અમારા લગ્ન પ્રસંગમાં દાદાજી આવેલા પણ મેં નતા જોયા અમને પાકિસ્તાન ઇન્ડિયાનો વોર ચાલતું હતું એટલે અમારી જાન મોડી થઈ ગઈ એટલે ઈલાબેન ખાલી મળ્યા હતા પછી તો બે ત્રણ વખત મળ્યા રસિકભાઈને ઘરે અને એટી ટુ પછી અમેરિકા આવ્યા એટલે દર વખતે મળવાનું થયું અને ખાસ તો અનુભવ એટી સિક્સમાં થયો હતો જ્યારે મારે અહીંયા ઇન્ડિયા આવવાનું થયું ને દાદા ભગવાન જોડે મારે પાંચ દિવસ સત્સંગ થયેલો રસિકભાઈના ઘરે એમાં બહુ જ ફોડ પડેલા અને નક્કી કરેલું કે જે જગ્યા શોધતા હતા એ મળી ગઈ છે થોડી વાર લાગેલી ત્રણ ચાર વર્ષ નીકળી ગયેલા ડિસિશનમાં પણ પછીના અનુભવો બહુ અદભુત થયા છે વાણી વિશેના સત્સંગો દાદાજી જોડે ઘણા થયેલા એમાં ખાસ તો કંપનીમાં જે રીતે અમારી જોબ હતી અને જે રીતે આપણી નીચે કામ કરતા માણસો જોડેનો વ્યવહાર અમુક સત્સંગ પછી એને કેવી રીતે હેન્ડલ કરવાનો બહુ જ મજા આવી દાદા કે તમારા બોલ જેટલા પાછા પડે છે એ બધાનું તમારા લીધે જ બહાર પાછા પડે છે એ ખાસ સમજાયું એટલે આખું એનો પ્રોગ્રેસ કંપનીમાં બહુ સારો રીતે થયો અને પછી તો દાદાજી છોકરીઓ વિશે ઘણું પૂછેલું મેં બે નાની છોકરીઓ હતી એના વિશે કે કેવી રીતે પરણશે અને બધું ત્યાંથી આખું લિંક આપની જોડે એટલું જળવાયેલું છે અને ઘણા લોકોને બધી ખબર છે કે કેવી રીતે બધું થયું છે પણ કે વાર્તા એવી નથી કે કેવી રીતે આપની જોડે ઓળખાણ થઈ અમને એટી એટમાં ફરીથી એ પહેલા તો આપ મળેલા પણ આપની ઓળખાણ નથી થઈ પછી એટી એટ પછી દાદાજી પહેલી વાર અમેરિકા આવ્યા અને ડિસ્ટ્રોઇટ આવ્યા અને મને થયું કે દાદાજી તમારા સત્સંગનું અમે ઓડિયો ટેપ કરીએ તો દાદાજી આપે હા પાડેલી અને એ હજુ સત્સંગ હું સાંભળું છું તો એવું જ લાગે છે કે તે વખતે બી જે વાણી આપની હતી એ અત્યારે છે એટલી જ એટલી જ પરમાર્થવારી હતી પણ જેમ સમજાય એમ બધાને લાગે કે કનુ દાદાજી નું હવે આ છે તે છે પણ પહેલેથી જે આપનું જે હતું દશા એની વાત તો દાદાજી બહુ સમજવી બહુ મુશ્કેલી છે પણ સમજાઈ ગઈ અને બીજું તો પછી તો બહુ આનંદ આનંદ જ છે દાદાજી આપણે દાદા ભગવાનની વાણી બાસઠની સાલમાં ચંદ્રકાંતભાઈ પહેલા મળ્યા તે વખતે ત્યાર પહેલાની ત્યાર પહેલાની તમારી પાસે અમે જાણીએ છીએ જ્ઞાન પહેલાની તો જ્ઞાન પહેલાની વાત કરું છું હું તો પરંતુ એમની દશા તો અદભૂત એટલે આ વાત સમજવાની છે વાણી ઉપરથી અનુભવ પ્રમાણ સમજાય છે શું કહ્યું અનુભવ પ્રમાણ સમજાય છે અનુભવ પ્રમાણ સમજાય છે એ આપણે બધા જોડે જોડે આટલા રાત દાડો રહેતા હોઈએ જો ના સમજાય આમ તો સમજાય પણ પછી પેલા રોજના સહવાસમાં છે ને એનો જે અહોભાવ રહેવો જોઈએ નથી રહી શકતો અહોભાવ એટલે એ પૌદગલિક ના હોય એમાં જરા પણ ના હોય અહોભાવ અનુભવ પ્રમાણની જગ્યાએ જ જાય હંમેશા એટલે દરેકને જેને જે અનુભવ હોય તો આપણને લાગે છે પેલી બેબીએ કહ્યું હતું ને કાલે આવીએ એ શેફાલી વૈશાલી કઈ ગઈ નથી આવી એ ઊભી થઈ છે સાવ ઊભી એનો અનુભવ કયો હતો ને હે હજુ એનો સ્વાદ રહ્યા કરે છે સાથી અનુભવ કેમનો સાથી થયો દુઃખ બહુ પડ્યું એટલે <laughs> કૃપા બરોબર છે પદો પણ લખી ગયા છે બહુ જોવાતો બહુ કાલે એનો અનુભવ કયો હતો કાલે અજન્મ જન્મ દિવસ હતો ને તારો પરમ દિવસ છે બસો બસ મમ્મી આવી છે સાર સાર ચાલ ઓ મોસરાજી સાહેબ બધા અહીંયા જ નહીં જાઓ અહીંયા આવતા એની પાસે હોય જ પછવા સમજી એ પાછળ આવે અરે અરે આપણે સુરભી બીજું કોણ આવ્યું છે બે જણ કાંતિભાઈ ક્યાંથી આવ્યા તમે આ તમે ત્યાં જવાના છો હા બરોબર અમદાવાદ ઉત્તમ શાહ ત્યાં અચ્છા અચ્છા બરોબર થયું ગયા હતા બોલો ગાવાનું અમે સવારે આવ્યા ગાડીમાં તમારી સાથે અચ્છા ચાલો દાદાજી આજે સવારે પંકજભાઈએ એક અવાજ નથી આવતો લાગતો આજે સવારે પંકજભાઈએ પેપરમાં સંભળાય છે બધાને હા તો બોલો પેપરમાં વંચાવ્યું ભાગવતનો એક એમ કે આમાં આવે છે કે એમ કે કે બહેનોએ એમ કે નાના હોય ત્યારે પિતાશ્રી એટલે માતા પિતાની આજ્ઞામાં રહેવાનું હોય એમના કયા પ્રમાણે રહેવાનું હોય પરણ્યા પછી એમ કે એમના પતિદેવના કયા મુજબ રહેવાનું હોય અને પતિદેવ ગયા પછી આ પ્રશ્ન મને એવી રીતે ઉભો થયો અને એમ કે પતિદેવ ગયા પછી દીકરાના કયા પ્રમાણે રહેવાનું હોય પ્રશ્ન શું હવે એટલે પછી એમાં તો બધું સમજાયું કપિલજી અને મનુનો એમ કરીને દાખલો હતો એટલે કપિલ તો એમ કે ભગવાનના સીધા અવતાર જ હતા એટલે એમને મમ્મીને સમજાયું કે હવે તમારા દિવસો ભક્તિમાં કાઢજો ભક્તિ યોગ આ કાળ માટે સારો છે ને એમ કરીને દાદાજી મારા પિતાશ્રી જયારે ગુજરી ગયા હતા ત્યારે મેં મારા મમ્મીને જોયા હતા બોલતા કે હવે આખું જીવન દીકરાના હોશિયારાપણામાં રહીને જ કાઢવું પડશે તો અમારે કેવી રીતે રહીએ કે એમને હોશિયારાપણું બિલકુલ લાગે નહીં આ તો બધું કેવું છે કે આપણું અંતરનું જીવન જીવનાર આપણો દેશ છે ને અહીંયા આગળ અને એવા સંસ્કારો છે ને એ સંસ્કારના આધારે બધી વ્યવહારની વાતો કરેલી છે બરાબર સંસ્કારોના આધારે અંતરના સંસ્કારો ખરા ને પૂર્વજન્મ માન્યના માનનારા અને આપણે એકબીજાના હિસાબો એવી રીતના છે એટલે એવી વાતો છે તો હવે આપણે શું તમે પૂછ્યું આપણે એટલે અમે છોકરાઓએ કેવી રીતે મધર સાથે રહીએ કે જેથી કરીને એમને હોશિયારાપણું ના લાગે ઘણી વખત બહાર પણ જોવામાં આવે છે મમ્મીને પણ ઘણી વખત થાય માતા એટલે માતા એટલે એમનું એવી રીતે કે એમને જરા પણ ના લાગે હોશિયારાપણું ચૂંટણીએ તો ખુદ ખુશ થઈ જાય કે શું મારું સદભાગ્ય છે કે મારે આવી રીતે મને મળ્યું એવી રીતે બરાબર કૃષ્ણ ભગવાનને દેવકી એમને જોયા નહોતા નાનપણથી જ અને પછી મોટા થયા જોયા ત્યારે કિશોર થયા ત્યારથી જ અમે તો બધા બહાર ફરવા એ તો ધર્મમાં જ લાગી ગયા એમના જીવન જ એના માટે જ કે છે બરાબર અને જશોદા જશોદા રહેતા હતા ને એ તો આવું છે એટલે દ્રષ્ટાંતો છે એવા બધા દ્રષ્ટાંતો એ બધા વ્યવહાર આદર્શો છે શું છે વ્યવહાર આદર્શ એ તો આપણા દેશમાં હોય જ બધા ઘરે ઘરે હોય બધા શું દ્રષ્ટાંત બરોબર છે દ્રષ્ટાંત તરીકે આપણે એને સરખામણી કરવાનું કે એમ સમજવાની કે કોશિશ નહીં કરવી પણ અત્યારનો કાળ જરાક અપસેટ થઈ ગયેલો છે ને બધો આ આપણી કર્મની પરિસ્થિતિના આધારે માળખું એવું છે આપણું બધું એના કારણે એવું છે છતાં અંતરમાં તો બધાને રહે બધાને રહે મા બાપ પ્રત્યે દરેકને ઋણભાવ રહેવાનો જ છે એ તો ખરેખ ને રે બરાબર શું અને આપણે ત્યાં લગ્નમાં પણ આ સંબંધો હોય છે એ સંબંધોમાં જોયું જ છે આ બધા બધા આખા આટલો મોટો દેશ છે ભારત એમાં બધી પ્રજા જાત જાતની છે દરેક જગાએ એના અંતરના સંસ્કારોના વિકાસના પ્રમાણમાં એ લોકોના જીવનો હોય છે સમજાય છે એવું છે બધું પરંતુ આના પ્રમાણમાં આપણને આજે મહાભારત આટલો મોટો ગ્રંથ કહેવાય છે તો એમાં ત્યારથી જ આવી રીતના જીવનના લંકારો વાગી જાય એવું બધું આપણને બધાને અણસાણો મળ્યા તેમાંથી શું બધું જ બરાબર રસબોધ બધો એવી રીતે છે અને આજે દાદા ભગવાને આપણને જે સમજ આપી બહુ સુંદર એમના સાહજિક કશાના પ્રમાણથી બહુ સુંદર આપી સમજ કે કુદરત અને કુદરત સાથે કુદરતમાં રહીને કુદરત એટલે કંઈ શું સમજવાનું બીજું તો શું આપણે જેવું જીવાય છે જીવન જાય છે તે રીતે કે જેથી આપણે અંદરથી દુઃખી ના થઈએ બીજું શું કુદરત એટલે કે બીજું કશું હોતું નથી પરંતુ કુદરતમાં અંતરથી સુખી થવા માટે જીવવા માટે એવી રીતે રહે છે તો બધાને એવું પ્રમાણે હોય ને ઈચ્છા તો ભાવના બધાની હોય એટલે અરસ પરસનું જીવન પણ એવું જાય જે કુદરત પ્રમાણે જીવે એ એ સંસ્કાર ખીલવા સાથે જ એ બાળપણ જેવી રીતે રહ્યા એવું આપણા પછી હોય કે હવે આપણે આજ્ઞાધર્મથી આપણે શીખીએ છીએ શું કહ્યું આજ્ઞાધર્મથી શીખીએ એટલે આજ્ઞાધર્મ શીખીએ છીએ એટલે કેવી રીતે કે આજ્ઞાધર્મ આપ્યો હવે તમે જ મોટા થઈ ગયા હતા પછી આવ્યા છો મારી પાસે એટલે આજ્ઞાધર્મ આપ્યો એટલે મોટા થયા છો બરોબર છો એટલે ઉંમરમાં બધી રીતે તમને બાળપણથી હતું તો હવે તમારે એવું કુદરતી થઈ જવા માટે અને અંતરથી નાનાપણું રહ્યા કરે અંતરથી હા એવી કરો આજ્ઞાધર્મ આટલું શીખવાડે છે બરાબર પણ શરીર નહીં રાખવા દે તમને શરીર કેવી રીતે રાખવા દે બરાબર એ પણ ખ્યાલમાં આવે છે અરે હું તો સાધુ જ થવાનો હતો મારી પાસે કેટલા પડ્યા હતા કે છે જો <laughs> બધા કેટલા પડ્યા તમને લઈ જવા માટે કે નહીં અત્યારે અત્યારે છે આપ દિલ્હી આવ્યા ત્યારે આપને ખબર જ છે આપને મોડે જ કીધેલું આપણા આચાર્યજી શ્રી મુનિજી આચાર્યજી ખાસ કહ્યું હતું આચાર્યજી બહુ ભાવના છે આચાર્યજી તો સાચા મળ્યા આપણને એટલા કારણે સાચા મળ્યા એટલે સમજાય ને એમને એમ કે અમારે ત્યાં હું જોઉં છું કોઈ એવું દેખાતું નથી મારે પછી દરેક ન થાય કોણ સંભાળશે મારું શું વારસાવાળાને વારસા સંભાળવાની હોય ગાદી વાળા એને હોય બધું એવું બધું હોય દાદા એકલા જેવા કે કશું નહીં અમે બધાને આપ્યું છે એટલે સંભાળવાનું શું દરેક કોઈ પોતાનું સંભાળી લઈ શકે છે એમને હાથમાં આપી દીધું સંભાળ્યા કરશે ગાદી બાજી કશું નહીં દાદાજી ગાદીની બાજુ ક્યાં પડે دکا جی ہاں امریک یاترا کرنا تھا گاڑیوں گا سوڑ سیٹر جیتا تو تھی وڑتا سردار منی જે આપને મળેલા છે સરદાર મુનિ ખરા એ સરદાર મુનિ હા એ સરદાર મુનિ ભાવનગરમાં છે અને એક સાધ્વીજીએ સંથારો લીધો છે એમને લગભગ અમે ગયા તા લગભગ પચાસ કે સંતારો સાહેબ કે છે સંતારો એટલે પછી બહુ ગભરાઈ ના જશો આપણે એટલે પછી એમને કીધું કે આપણે બધા દર્શન કરવા જઈએ અમે પાલીતાણા હતા એ વખતે તો મેં કીધું બીજા બધા મહાત્માઓને આવું હોય કે ના હોય હું આવવા તૈયાર છું ત્યાં કરી બપોરના સમયે તમે આરામ કરો જઈ આવીએ પછી બધાએ નક્કી કર્યું કે ભાઈ અમારે પણ આવું છે એટલે થોડું સંસારો એટલે શું એ લોકોને સમજાયું કે સંસારો શબ્દ ખબર ના હોય ને એટલે પછી ભાવ થયો કે આપણે બધાએ જવું છે પછી ત્યાં આગળ મળવા ગયા સાધ્વીજીને અને ત્યાં આગળ થોડી વાતચીત કરી પાંચ સાત મિનિટ પછી સરદાર મુનિને મળ્યા આચાર્ય સરદાર મુનિ કે તમે અમને અડધો કલાક આપો વાતચીત કરવા માટે કહેશો તો સાહેબ તમારો વ્યાખ્યાનનો સમય છે અને બધા ડિસ્ટર્બ થાય તે ઉચિત ના કહેવાય કારણ કે પેલા અમદાવાદમાં મળે ને દાદા ત્યારે નવનીતભાઈ સાથે હતા ત્યારે લોકો બે કલાક વાત કરી હતી તો ત્યારથી એમને રસ જાગેલો કે આપણે કઈક આમાં વિજ્ઞાનમાં કઈ વિધિ વિશેષ વાત સમજવી છે પણ પછી એમનો વ્યાખ્યાનનો સમય હતો એટલે પછી મળવાનું થયું નહીં પછી એમને કીધું ફેરતી અનુકૂળતા હોય તો ખાસ પદાર્થ ઉભાવવાના ફેરથી આપને અનુકૂળતા હોય તો ભાવનગર ખાસ પધારજો ભાવનગર છે જ્યાં સુધી આપનો સંસારો છે ને દાદાજી એટલે આચાર્ય મારા રહેવું પડે રહેવું પડે એટલે પછી જયંતિભાઈ કહેતા હતા કે આપણે નવનીતભાઈ એકાદ વખત અનુકૂળતાએ જઈશું કે છે એટલે આમ તો નવનીતભાઈ લગભગ દર વીકે જાય છે એના કારણે સંસાર સંસારો એટલે શું મહાત્માઓ કે છેલ્લી ઘડીઓમાં બધા લાગે કે આ છેલ્લું છે બસ આવે આ શરીર ટકે એવું નથી શરીર એમ પડી રહેશે જવું પડશે આપણે તો કેવી રીતે જઈએ એના માટેનું એક પ્રમાણ છે અંદર આપ્યું છે શાસ્ત્રોમાં એટલે સમસ્થિતિ કેવી રીતે કેવી રીતે રહી શકે આ વિષમ સંજોગોમાં શું કહ્યું સમસ્થિતિ કેવી રીતે રહી શકે શરીર આવું શરીર આવું થયું હોય તો બહુ એનું ગરમ પડી ગયું બધી રીતે કરે શું તો કે રીતે સંસારો કે છે કે છે હવે મારે જવું જ છે તો હું આત્મા ખાતે આત્મા માટે જ હું આત્મા જ છું શુદ્ધાત્મા એવી રીતે રહે તે વખતથી પછી બધો જ પૂરણ બંધ થઈ જાય એમનું શું કહ્યું હરેક પ્રકારનું પૂરણ બંધ થઈ જાય કારણ કે શ્વાસમાં તકલીફ આ તે બીજું બધું જાણે કે આવું આવું છે એટલે સંસારો હોય એ પૂરણ થવાનું થઈ જાય પુણ્યશાળી હોય જેવું બધી રીતે ચાલતો ચાલતા તો શ્વાસ હોય કોઈને થોડો વખત ચાલે કોઈને જરા લાંબો ચાલે એવું ચાલ્યા કરે તો પરંતુ સંસાર એક નક્કી કર્યો હોય એટલે પૂરણ બધું બંધ પૂરણ એટલે આપણે પીવાનું ખાવાનું આ બધું જ બંધ કશું જ ના હોય એમાં સંથારો ગળાયેલી કશું જ ના હોય એમાં બિલકુલ અને ધર્મ ધ્યાન એટલે કે જેવી રીતે આપણે શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેમાં ધ્યાન એવી રીતનું રહ્યા કરે એ સંસ્થાઓ કહેવાય છે બીજું કશું જ નહીં કે જેથી કરીને ગતિ એમની સુધરી જાય ગતિ અને આત્મહેતુ બે વસ્તુ છે સંજોગો સંખાબલતા જાય એમને સંસારો કહેવાય છે એને સંસારો સંથારો નહીં સમજાવવાથી અત્યારે એની ચર્ચા થઈ જાય છે કે આ તો પોતે પોતાને મારી નાખવાનો આ કઈ જતી રીતે આત્મહત્યા જ કહેવાય કે અત્યારે તો આવું ચર્ચા કરે છે લોકો આજના વિજ્ઞાનમાં કારણ કે વિજ્ઞાન તો એવું જ સમજે ને કે ના એવું નથી એવું નથી એટલે એમાં કેટલા બધા આપણા ચર્ચાઓ થઈ છે આખા વિશ્વમાં થઈ છે કોઈને બિચારાના અંત લાવવો હોય અમુક ડોક્ટર અંત લાવનારો હોય છે સ્પેશિયલ પાછા ચાલો એની સ્પેશિયાલિટી છે એની પાસે સ્વયં કરે શું કે છે ઇન્જેક્શન આપી દો મને કે છે ત્યારે <laughs> એની ચર્ચાઓ ચાલે છે કે આ કે શું કહેવાય અને મારી નાખ્યો કહેવાય કે શું કહેવું જાત જાતનું છે પણ આપણા આ વિતરાગ દર્શનમાં આજે શાસ્ત્રીય અમુક ટેકનિકલ છે બધી આઈ અંબિલ દાખલા તરીકે આઈ અંબિલ એટલે આજના આ રોગી શરીરોમાં દવાઓ બહુ નીકળી છે બધી પાર વગરની દવાઓ અને રોજ એનું નવું નવું જ સંશોધન ચાલ્યા જ કરે છે એનો છેડો અંત જ નહીં આવે અંત આવે જ નહીં તારું ભૂતગલ તારું નાનું પણ એના માટે કેટલું જથા શું હશે છે તે જથા કેટલી એની તો આટલો મસાલો કેટલો છે આની અંદર તો બોલો કેટલી દવાઓ પર ત્યારે આયમ બિલ ઉત્તમ કહ્યું હતું તે વખતે એ સાધુઓ માટે એ સંયમ માર્ગમાં હતું અને છતાં પછી એ શ્રાદ્ધ સાહિત્યમાં આવી ગયું આ બિલ તપ એને તપ કે છે તપ એ તપનો પ્રકાર છે કયો તો કે આહાર તરીકેના પૂરણનો તો આહાર તરીકેનું પૂરણ જીભ અને જીભની સ્વાદ જે ખોરે છે એમાં શરીરમાં રોગ થયા છે એટલે એમાં તો કે છે કે જે મોટા રોગો હોય અને એમાં ખાસ કરીને આ સફેદ ડાર્ક થઈ જવાય એના માટે કે છે અને કૂડ કહીએ છીએ આપણે એના માટે ખાસ કહ્યું છે એના માટે જે ચામડી ઉપર આવે છે તો એ આયામબેલનું આખું અંતરથી વિજ્ઞાનમાં એવી રીતે જાય છે કે કોઈ પણ પ્રકારનું તમારે એક ધાન પર આવી જવાનું અને એ ધાન એમાં બીજું કશું જ નહીં ઉમેરવાનું એને જે આપણે સુપાચ્ય હેચું એને પકડી અને એ લેવાનું એમ કોઈ ચીજ નહીં ઉમેરવાની સમજાવે ઘઉં લે તો ઘઉં જ લેવા છે તો ઘઉં અને ઘઉંનો પ્રકારમાં એવું હોય કે એને લોટ બાંધતી વખતે પણ બીજું કશું જ ઉમેરવાનું નહીં બીજું કંઈ જ નહીં એવું જ છે મીઠું ના નંખાય તેર ના કશું જ ના નાખે મોળમાં કશું જ ના જોઈએ એમાં એનું પાણીથી કરી અને લગાવી દેવાનું અને રાજસ્થાનમાં ગમે છે એવું તો એટલું ગમત દયા કરવાના બસ સમજાયું આવું એ સંથાળો કે છે સંથાળો એક પર આવી જવાનું અને સંતાણું શું આયમ બિલ આયમ બિલ સંતાણું કાળ કહ્યું તે પ્રમાણે એટલે આયમ બિલનું તપ કહેવાય છે તપ આ બધા તપો તપના પ્રકારો છે બીજું કશું જ નથી તપના પ્રકારો તપના પ્રકારો પ્રકારોને શરીરના તપવું એવું નહીં પરંતુ શરીર માટે આપણે જીવ્યા હઈએ એમાં હવે જરાક પોસાય એવું નથી બધું અંદર એટલે એના માટે તપમાં જવાનું શું કરીએ પોસાય એવું નથી તે દાદાએ કહ્યું કે તો મારે આપવું જ નથી પડ્યું અત્યાર તો આજે તો વખત બધા જાણે છે કે અમારે આ જ છે આ તો બધું છે <laughs> આ કાળમાં બધા જ એટલે અંતરતપની વાત એકદમ સીધી તો કોઈને જશે નહીં બહુ ગમે રીતે કહીએ તો એ બાહ્ય ક્રિયાઓ છે ત્યાં સુધી ના સમજી શકે કોઈ અંતરતપ અંતરતપ તો ગજબનું હોય છે વનબેન આજે પડવો પવન ઉપરનો આવ્યો છે પાછો કે બરફ આખી સિઝન જ બદલી ગઈ છે તો સાહેબ તમારે ત્યાં નથી પડતો બહુ પચાસ અમેરિકાના પચાસ સ્ટેટ છે મહેતા સાહેબ પચાસ હા પચાસ છે ને બાવન છે ચાલો ઓકે બાવનમાંથી ઓગણપચાસ સ્ટેટમાં કે છે આ વખત બરોબર ઓગણપચાસ જ્યાં બરફ ના પડે ત્યાં પણ પડ્યો થોડો થોડો થોડો થોડો પડ્યો પણ પડ્યો બધે બધે જ અનુભવ કરાયો ન્યૂજર્સીમાં જરાય નથી પડ્યો કેટલો આખા આખા આપણે બરાબર નીકળી એટલા બે વીકથી બહાર નથી નીકળ્યા ના નીકળાય નહીં તો ના નીકળાય બોલો બંધ બધું બંધ દાદાજી કમલેશ આનંદીએ પૂછ્યું છે શું બોલો કે દાદાજીની લડેડી આપની વાણીમાં આવ્યું છે કે માતા પિતાનું ઋણ અમારા હૃદયમાં ઘણા કાળથી છે માતા પિતાનું ઋણ અમારા હૃદયમાં ઘણા કાળથી છે સમજાવવા કૃપા કરશો એટલે આ સંસ્કારની વાત કરી તે એ ભારતીય બધા જ હોય હોય પરંતુ એને માતા પિતાના ઋણ તરીકે તો માતાજી આપણે રહેવું જ કેવું સવાલ નથી ઊભો થતો અને અંદરથી હોય છે દિલથી હોય છે એટલે માતા પિતાથી ગમે તેના દૂર રહીએ ગમે તેમ હોય છતાં એ આપણા હૃદય હૃદય જ હોય એમ કહેવાનો મતલબ છે શું કહ્યું બિલકુલ આપણે ગમે ત્યાં હોય તો એમને અણસારો આવે કે ગમે ત્યાં હોય પણ મારી જોડે જ છે એવો તાર સંધેલો હોય એવું એવું કહેવા માંગે છે એ સંબંધનો એવું છે રૂ રૂ સંબંધ રૂ સંબંધ એટલે આપણે એમના ઉપકારનો વ્યાજ સાથે બદલો આપણે આપવો જ પડે બહુ મોટો ઉપકાર કર્યો છે નહીં તો આપણે હાજર રીતે કંઈ કરી શકીએ આપણું અસ્તિત્વ કંઈથી હોય એ અસ્તિત્વનું દરેકને હું છું એવું તો નહીં સમજાયું એ બહુ મોટી વસ્તુ છે એટલું જ અને અસ્તિત્વ છે દેહ કરીને અને દેહ કરીને અસ્તિત્વ છે એટલે આપણે અસ્તિત્વ કરીને આપણું અસલ અસ્તિત્વ જો આવો યોગ મળ્યો આટલો મોટો સુંદર સામી ગયા તો તો પછી એ બહુ મોટી વસ્તુ છે ને એટલે આવી રીતે હોય ઋણ ઋણ મોટા મોટું આખા સંસાર માર્ગમાં સંસરણ માર્ગમાં સંસારમાં ઋણ ભાગ માતા પિતા વિશેનો હોય અને સંસારમાં પ્રગતિ માટે મુક્તિના મુક્તિ થાય માટેના અને મુક્તિ માર્ગમાં બંનેમાં પણ આપણને જેમનાથી કૃપા ફળ મળ્યું હોય અને કૃપાએ કરીને આપણને જે જે કંઈ મળ્યું હોય જ્ઞાન જાણકારી વ્યવહારની અને મુક્તિની તો વાત જ જુદી છે બધામાં એ ગુરુ કહે છે ગુરુ એ ટૂંકામાં શબ્દ મૂકી દીધો ગુરુ ગુરુ ગુરુ શબ્દ એમ તો છે નહીં એવી રીતે પણ બહુ સન્માનવાચક શબ્દ છે એ તો પરંતુ એનો યથાર્થ સમજ આજે બહુ જોઈએ એવી નથી રહેતી પ્રકારમાં એટલે કોણ આવ્યું રસિકભાઈ છે અહીંયા થઈ જવાશે થઈ જશે થઈ જશે એકાદું થઈ જશે એમની જોડે બેસી જાઓ છે અહીંયા બેસો અહીં બેસી જાઓ થોડું ખસ જાઓ આટલા બેસી જાઓ થઈ જશે બસ થઈ જશે દાદા એટલી એક વાર ન્યુઝીલેન્ડ ગઈ ને ત્યારે ભાવેશ અને પેલા હું એકવાર એકલી ન્યુઝીલેન્ડ ગઈ ને ત્યારે ભાવેશ અને જયંતિભાઈ ના કોઈ ફ્રેન્ડ હતા પેલા નામ ભૂલી ગઈ ત્યાં ન્યુઝીલેન્ડ હતા તો એમને મને જોઈને એમને કે છે કે આમના આમને માટે તો મારા ચામડીના જોડા સીવીને પહેરાવું તોય મારા માટે ઓછું છે કારણ કે એમના થકી મને આ દેહ મળ્યો અને એમના થકી મને દાદા ભેગા થયા એટલે એમનું તો જેટલું ઋણ મારાથી ચૂકવાય એટલું ઓછું છે આપણે આપણે તો બધાને હોય આ તો બધાને હોય અત્યારે ન્યુઝીલેન્ડમાં રહેવાનો યોગ આવ્યો છે એમને કઈ સાલમાં ગયા નાઇન્ટી વન ગયા એટલે કેટલા દસેક વર્ષ થયા ને દસેક વર્ષ થયા નાઇન્ટી વનને એટલે રહે છે ત્યાં આગળ પણ દીર આગળ એમનું શું એટલે બને હોય બધાને હોય તમે આપતા પુત્ર થયા એટલે પણ સાધુ મહારાજો સંયમ લે ને છતાં એમના વ્યવહારના મા બાપને ભૂલે નહીં વ્યવહાર મા બાપ ચલો વિનય કરે આપણને અને બધા આપણા આપણા સત્સંગી એમના હોય તો બધા જ કરે તો કરે ને હંમેશા સમજે એટલે એ તો બહુ મુખ્ય વસ્તુ છે તમે જોજો કે માયુ ભગવાન અને દેવનંદ દેવનંદાજી દેવનંદાજી વૃષભભાનું બ્રાહ્મણના ધર્મપત્ની હવે તે વખતના ઊંચા બ્રાહ્મણ એટલે એક જ રાજમાં આ બાજુ બ્રાહ્મણવાડામાં આ ક્ષત્રિયવાડામાં બે જુદા રહે છતાં પણ જન્મ કુખે પામ્યા ત્રિશલા માતાને જન્મ કુખે અને જન્મ પામવા માટે ધારણ થયું દેવનંદાની કુખે ધારણ જન્મ પામવાના તે ધારણ થયા ત્યાં આગળ ધારણ થયેલા ત્રિશલા માતા હજુ જોવા જેવું છે ને કૃષ્ણ ભગવાન જુઓ છો તમે દેવકીજી ને યશોદાજી હમ નંદ બાબા આ બધું જોવા જેવું છે એટલે આ દ્રષ્ટાંતો આપણને એ કરે એટલે દાદાએ મોટે ભાગે આપણા સંસ્કારોમાં જો કોઈ પણ બાળકથી કોઈનો ગમે તેનાથી એમને એમનું પોતાના સંસ્કાર પ્રગતિ માટે કોઈને પણ માટે માતા પિતામાંથી એમને ગણવાનું તો માતા પર જ જાય હંમેશા ઓલવેઝ ઓલવેઝ બેઝિક એટલે ઉત્તમ જાતિનું જીવન જાતિનું જીવન એ માતાના સંસ્કાર પર માતાએ કારણે આપવાના પર સખું કોણ આવ્યું કોણ છે અહીં બેસાય કોણ છે બેન અંદર આવ ને પણ અરે શકુંતલા તું હવે નાસ્તા નહીં કરાય કે અંદર હે નહીં સત્સંગ સગુંતલા નહીં અંદર આવ કોણ હે ओ नहीं नहीं सत्संग सगुनला नहीं है अंदर आओ कौन है मैं अभी ऊपर है अरे अरे तो तो आप तो हमारे उनको, बड़े हो गए बड़े हो गए हमको बोला ना हमें हमें बुलाएंगे नहीं हैं जरूर बुलाएंगे नहीं आए तो दस पंद्रह दिन तक कौन सा वाला पर दूसरा माना दो सौ दूसरा दूसरा वो शाह मैडम रहती थी ना हाँ, कौन? नीमू मैडम बैरिस्टर वो जो लंदन वाली हाँ और वही वो आपने लिया अच्छा अच्छा अच्छा गांधीधाम से आपका अच्छा शुभ नाम क्या निर्मला मलकानी अच्छा ठीक है वेरी गुड अच्छा अच्छा उनके पहचान वाले थे वो अच्छा वो- वो सॉलिसिटर से लिया वो અચ્છા એટલે આવું છે તો આ બધું કોને આપ્યું સ્વાતિ મારે સમજવું છે દાદાજી કે મન વાણી કાયા ત્રણેય સ્વતંત્ર રીતે વર્તે છે એવું હોય તો ત્રણેયની અલગ અલગ અવસ્થાઓ એટ એ ટાઈમ દેખાય વાત બહુ સુંદર મળી છે હવે આ બહુ દાદાને કાજે જ ગાળવા માટેનો નિશ્ચય છે શક્તિ આપની છે શક્તિ આપજો ખરું સ્વાતિ સ્વાતિ કઈ ગયા સાહેબ દ્વારા કે સાહેબ થઈ ગયા પાકું કામ છે દીકરીઓ ઇઝ પાવરફુલ બધી એટલે મન વાણીને કાયા સ્વતંત્ર રીતે એટલે શું કહેવા માંગે છે કે એના હિસાબથી બધું હોય ને એ પ્રમાણે હોય છે ખ્યાલ આવ્યો પરંતુ આ કનેક્શન હોવા જોઈએ ને મન વાણીને કાયાના સંકળેલા આમ સાંકળ હોય એકબીજા જોડે સંકળેલી હોય ને એવું રહ્યું નથી અત્યારે પરંતુ આ જ્ઞાન મળ્યા પછી આપણે આજ્ઞાધર્મથી આવું અંતરથી થતું જતું જાય છે અંતરથી હ અંતરથી એ અંતરથી થાય એટલે બહારના મન વાણી કાયા પર એની અસર આવ્યા વગર રહે નહીં અને એ અસર આવે તે અસરનો ભાગ છે આપણે વ્યવહારમાં આપણને બહુ કામમાં લાગે છે પુષ્કળ કામમાં લાગે છે બેન સમજાવ્યું આ સ્વાતિબેન હે એટલે જેટલું આજ્ઞા ધર્મથી જીવન જીવાય તેટલું જ બહારના બાહ્ય મન વચન વ્યવહારમાં આપણે બધાની સાથે એના પર એ અસર આવે અને અસરને પ્રમાણે બહારનું મન વચન કાયા બધે વિનયથી રહે બધાની જોડે સારી રીતે સદવિવેકથી રહે ખ્યાલ આવ્યો સદવિવેક એટલે બધો વ્યવહાર જ છે આખો એટલે વિવેક તો રહે જ પણ સદવિકે રહે અને પછી વિનય રહે જોડે જોડે શું કહે વિનય વિનય રહેવો બહુ મુશ્કેલ છે હમ કે તો આપણું અંતરનું આવું આજ્ઞાધર્મ જીવન આ સિવાય વિનય ના ખીલે ધીમે ધીમે ખીલતો જાય જેમ જેમ ખીલતો જાય તેમ બગીચાનું ફૂલ બધું વાયુ હોય ખાલી ભૂમિહન બધું વાયા પછી પાણી બાણી પડી ખાતા બધા થાય પછી ખીલવા મળે અને બગીચો ખીલે એવી રીતે વિનય ગુણ ખીલે છે અંદર અને વિલનો એ ગુણ જેમ જેમ ખીલતો જાય તેમ તેમ મન વચન લાભ આપણને મળતો જાય બહુ સુંદર સમજાયું ને એટલે તમે નિશ્ચય બહુ સુંદર છે કે આવું સરસ છે તો હવે દાદાને કાંધે બરોબર છે સમજાયું ને દાદાને કાંધે એટલે શું કે આપણે પોતે પોતાના માટે પોતાના માટે એટલે શરીરથી સમજવાનું નહીં શુદ્ધ આત્માનું સ્વરૂપ શું આપણે પોતે પોતાના માટે પોતાથી પોતા સ્વરૂપે અને પોતે કરીને પોતા શું એવું એમાં પોતાનું કશું ના આવે શું પોતાનું તો પોત બધું દેખાડે પણ આપણે પોતે કરા આપણે જોવું પડે બધું એ તો જાત જાતની ભાત ભાત બધી બધી ભાત જોવી પડે આ ભાત ક્યારે આપણે પાડી હતી આવું ક્યારે હતું એકદમ કશી નીકળી આવ્યું ભાત જોવું પડે પછી એસએમ સંતપુરુષાયા અને એમને આપતા સૂત્રો ત્રણ પૂછ્યા છે દાદા ભગવાન ના અસીમ જે જે કારો નમો વિતરાગાય ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી તો આપતા સૂત્ર નંબર નવસો ઓગણપચાસનું જોઈએ આપણે વિતરાગ વિજ્ઞાન સિવાય કોઈ સાધનથી મોક્ષ નથી બોલો બીજા સાધનોથી બંધન છે તે ખાલી ધાડા કાઢે જ્ઞાની પુરુષ પાસે સત સાધન પ્રાપ્ત થાય છે જ સત્સાધન એ જ વિતરાગ વિજ્ઞાનનું છે વિતરાગ વિજ્ઞાનનું જ છે સત્સાધન શું એટલે આપણે સદ પ્રાપ્ત કરાવે અને સદ પ્રાપ્ત કરાય અને આખા વ્યવહારમાં એ સદ પ્રાપ્ત કરેલું કેવી રીતે આપણું જળવાઈને સારી રીતે એ બધા વ્યવહારને માટે એ વ્યવહારનું સાધન આપી દે બીજું કંઈ નહીં એટલે સત માટેનું સાધન સત આપણું સ્ટેબિલાઇઝ બરોબર થઈ જાય એના માટેનું બહુ સરસ વિતરાગ વિજ્ઞાન છે કોઈ સાધનથી એટલે સાધન શબ્દમાં બહુ અગત્યનો કહ્યું કારણ કે આપણે અનાદિથી સાધન અને સાધનથી સેવેલા છીએ આપણે શરીરથી થતી ક્રિયામાં બધી જ ક્રિયામાં આપણે માનીએ કે ક્રિયાનો કરનારો હું છું એટલે શરીર જે સાધન એ સાધનથી થાય છે ક્રિયા અને સાધનથી થતી ક્રિયામાં માને છે હું જ છું સમજાયું ને એટલે અહીંયા આગળ પ્રયોગ અને પ્રયોગી બે એકાકાર થાય છે એની વાત આવે છે છતાં આપણા ભારત દર્શનમાં વિદાન સુખ જૈન દર્શન બે મુખ્યમાં આજે એમાં જ પણ જીવન કેવી રીતે જીવવું એ તો બધા ઘણા પ્રમાણો આપ્યા છે એમાં તો વ્યવહારથી આપેલા છે પરંતુ એ બધા સાધન અને ક્રિયાઓથી અને કરનાર સ્વરૂપે પણ કરનાર સ્વરૂપે કેવી રીતે કે જેથી આપણે ઓછામાં ઓછા દુઃખી થઈએ પોતે અને આપણાથી કોઈને દુઃખના સ્પંદનો ના જાય આવી રીતે હોય આપણે પોતે દુઃખી ના થઈએ તો જ આપણાથી દુઃખના સ્પંદનો ઓછા જતા જતા આવ્યા જીવે એમ તો નહીં થાય એટલે દાદાએ આ વખત કહ્યું કે આ કળિયુગમાં મોટા મોટું અમે તમને આપીએ છીએ ગમે તેવા ધર્મ કરો ગમે તે કરો બધા શાસ્ત્રો તો કોઈ પણ કરો પણ સવારે ઉઠ્યા ઉઠતાની સાથે જ તમે આંખ ખુલ્લી કે તરત જ આ પ્રાપ્ત મન વચન કાયાથી સારા દિવસ દરમિયાન મારાથી કોઈ પણ જીવને દુઃખ ન હો ન હો ન હો એટલું પાંચ વખત ભાવના કરી નાખવાની કે છે આટલું ઉષ્ણ સાધન આપ્યું એમને બધા શાસ્ત્રોનો સારરૂપ મૂકી દીધું એમને ઘણું સુંદર મૂક્યું સલામ સહેલું સમજાયું એવી રીતે પછી એનો સાધન બધા ઉપયોગ કરી શકે છે ઘરમાં રહીને ઘરમાં ક્લેશ હોય કંકાશ હોય વાતાવરણ હોય કાયમનું ના આવે પરંતુ આ કાળમાં એ કોઈને કોઈ રીતે કંઈ બનવાનું જ છે એટલે બધા આપણે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ દુઃખી થવાના પ્રસંગો આવતા હોય એમાં ઓછા દુઃખી થતા જતા જઈએ એવી રીતે આ બધું તમને હેલ્પ કરે બહુ બહુ સુંદર છે જેવી અંદરની ભાવના એટલે જેવું આપણું પ્રોજેક્શન એ પ્રોજેક્શન થતામાં બહારના શરીરના જીવનના વ્યવહારમાં પણ એટલો લાભ આપ્યા વગર રહે નહીં સમજે સમજે એ તો વિજ્ઞાન છે આખું આત્માના દેહ સાથેનું આપતા સૂત્ર નંબર ત્રણ હજાર છસો ને છન્નું વ્યવસ્થિતનું જ્ઞાન જગતના લોકોને અપાય એવું નથી બોલો કારણ કે જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય તો બહારનું બધું વ્યવસ્થિત છે કરીને સુઈ રહે કશો વાંધો નથી એમ કે એટલે અવરા ભાવ કરે ને અને આવતો ભાવ બગાડે આ ભાવમાં ના બગડે એવું વ્યવસ્થિત છે વ્યવસ્થિત બહુ જ સમજવા જેવું છે બહુ ઊંડી વાત છે એટલે <laughs> આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં બધા આપણે જોશું ગમે તેવું ધર્મનું હોય પણ ભૂતને ભવિષ્યકાળ કોઈને છોડે નહીં કોઈ દિવસ કોઈને ના છોડે અને વ્યવસ્થિતનું જ્ઞાન એ વર્તમાનતાનું જ્ઞાન છે શું કહ્યું વર્તમાનતાનું જ્ઞાન એ કોઈને રહી શકે નહીં કોઈને ના રહી શકે કોઈને ના રહી શકે આપણે કૃષ્ણ ભગવાનનું આખું એનું ચારિત્ર સમજવા માટે કોઈ પણ ધર્મના ગ્રંથમાંથી સમજવા જઈએ તો જો એમાંથી એક જ બોધ કાઢવાનો સાર કાઢવાનો એ કૃષ્ણ ભગવાન સમજવા માટે આજે પણ આટલા લાંબા સમય પછી પણ યુગો પછી એમાં એ કૃષ્ણ ભગવાન જન્મથી જ કેવી અવસ્થાઓ હતા અને ચાલતા થાય છે બાળ અવસ્થામાં ત્યારથી જ એમને ક્યાંય પણ આમ વ્યવહારના બધા વર્તના ભાગમાં આપણને પણ દેખાતું હોય પણ ક્યાંય નેગેટિવ પણ નહોતું ક્યાંય પણ નહોતું કારણ કે વ્યવહારમાં આપણા જે જીવન બધાને ગયા છે એ જીવનના અનુભવ આવા જ છે બહારથી જોવાનું ને બધું એટલે આ જ અનુભવો છે એટલે આવા મોટા પુરુષ આવે ત્યારે આપણને સમજાય નહીં કહી ગયા સર સમજાય છે બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે આ દાદા ભગવાનને આપણે મળ્યા જે મળ્યા જેટલું જો આપણે આજે પણ વાગોડીએ મળવામાં પોતે ક્યાં તે કેવી રીતે આ વસ્તુ જોવાની નથી પરંતુ એ દાદા ભગવાને કેમના કેવી રીતે સમજાયા છે એ વાત મોટી છે આ બહુ જરૂરનું છે તો જો એમને જોયું હોય તો એમને તો આમે સમજાયું છે બહુ સારી ભાષામાં કે મને જોવા માટે મને સમજવા માટે સીધી દ્રષ્ટિ જોઈએ એક તો શું સીધું જોવા પણ જોઈએ હવે આપણે સીધું જોવું હોય તો દેખી શકાય એવું છે એવું સમજજો આ વાત છે એટલે દાદાએ કહ્યું શિવ સમજવા માટે તમે અમારો દેહને દેહના વ્યવહારને ના જોશો કે છે કારણ કે પહેલા પહેલો તો એ જ તમને દેખાવાનો તો પછી કેમનું થશે સમજાય એટલે આ બધા આપણા એમાં આ વ્યવસ્થિતના જ્ઞાન સંબંધીમાં આ વાત બને છે એટલે દાદાએ કહ્યું કે આ બહુમાં ના બગડે એવું વ્યવસ્થિત છે આ બહુ પાયાની વાત છે એટલે વ્યવસ્થિત જ્ઞાન વર્તમાનતાનું જ્ઞાન છે વર્તમાનતાનું એટલે વર્તમાન પ્રાપ્ત ભવનું જ્ઞાન છે અને ભવ ટુ ભવ જ હોય છે ભવનું જ હોય છે ભવ પૂરતું જ હોય છે એમાં કોઈ જાતની ભવિષ્યનું કોઈ કામ નહીં લાગે તમને આજે કહી શકો નહીં કે આ વ્યવસ્થિત છે કે આપણો દેશ છૂટ્યા પછી દાદા તમે મળશો ક્યાં શું આપણે ઓળખ્યું એકબીજાને આવું કરવા જાઓ તને વ્યવસ્થિત અત્યારે ખોઈ બેસો તમે રે નહીં તમને સમજાયું અહીંયા જેટલું વ્યવસ્થિત પચે એટલું તમારું ઓટોમેટિકલી સંજોગો એ જ પ્રકારે ગોઠવી જાય અંદર આપણે જન્મથી વખતે આ બધા ગ્રહ મંડળ તારા નક્ષત્રની બધી ગોઠવણી હોય છે ને એના પરથી કેવું ભવિષ્ય બધા પાકે છે છે કે નહીં આવું અંદર ગોઠવાય જ નિયમથી ગોઠવાય તમારે સમજાયું ને દાદાએ મૂળ અંદરના ગ્રહોને કહ્યું છે શું કહ્યું બાહ્ય ગ્રહણ તો ઔપચારિક છે ઔપચારિક ઔપચારિક અંદરના ગ્રહોનું મુખ્ય છે એના માટે આ વ્યવસ્થિત છે એટલે વ્યવસ્થિત બહુ ગંભીર છે અને ગૂઢ છે બહુ જ અને એ શબ્દ તરીકે ન આપતા કોઈ એવો વૈજ્ઞાનિક હોય અને વૈજ્ઞાનિક ઢબે કોઈને સમજાવે તે પણ વ્યવહારથી સમજાવવા માટે એને નિશ્ચયથી તો કહેવાય જ નહીં કોઈ દિવસ ક્યારે પણ ના કહેવાય આ તો નિશ્ચય પ્રાપ્ત થયો છે માટે વ્યવહારમાં એ આજ્ઞા આપી છે કે હવે વ્યવહારમાં આલક ડોલક વ્યવહાર છે એવા બધામાં તમે સ્થિર થતા જાઓ વ્યવહારમાં કુદરત કુદરતીપણે થતા જાઓ એના માટે આ વ્યવસ્થિતનો અનુભવ તમારા હાથમાં સોંપ્યો એમને દાદાએ બીજા હાથમાં કહીએ તો દાદાએ પોતાનું શીર આપણે ખોરામાં મૂક્યું શું કહ્યું કેટલું એ હોય જોખમ છે ને કૃષ્ણ ભગવાન આવા હતા એમને કાળ પાછો પડે કે જરાસંગ પડે તો સામે ચાલીને ખોરામ દાદા ભગવાન જોયું કે ભારવટિયા છે આ છે તે બધું છે તો પૈસા આપ્યા બીજા બાજુવાળાને અને લંગોઠીમાં દબાઈ દીધા ચાલતા ઓકે આમ તેમ કહેવા કે ઝાડ ઉતર્યા ને જોયું ત્યાં આગળ એમને સંતાયેલા હતા તરત આયા એમનેથી આવ્યા બહાર જોયું એકદમ મથેડી પડ્યા હો અરે શું રસીભાઈ ખબર છે ને દાખલો <laughs> આપણે એનું વલણે કર્યું છે એ જોવા જેવું છે આખું બહુ જોવા જેવું છે શું કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે દ્રષ્ટાંત આપ્યું છે એમને પણ આવી રીતે ભલે આવું સમજાવત હોય ને બધાને એક વાર નીકળેલા હોય સવારે નીકળ્યા હતા કેવું ખબર છે ને તમને કે સિમરાનું ઝાડ દેખેલું ત્યાંથી સવારે બરસ કે થઈ ગયેલું પોપ અને દેખાયા કરે કે છે તરફ આ જગાએ કંઈક આ છે કંઈક દેખાય છે તેવું ઉભારો આપણે અહીંયા જરાક અજવાળું થવા દો પછી નીકળો કે છે આવું નથી પણ પછી જરાક અજવાળા દેખાયું તો કે આ તો શિમલાનું ઝાડ છે કે છે આવી રીતે આપણે ખોટામાં હેરાન થઈએ છીએ સમજાયું અને એના પરથી દાખલો બહુ સુંદર આપ્યો એમનો બોધ કેવો થયો કે મન વચન કાયારું શરીર બીજું કશું જ નથી પૂતગલનું માળખું બધા મોલિક્યુલ્સનું બનેલું પરમાણુના મોલિક્યુલ્સનું બનેલું એ પૂતગલવાનું કશું જ નથી એટલે ફૂંક મારો એવું છે આ તો તો એટલે આટલા વર્તમાન જીવનમાં આપણે કેટલા ગભરાઈ ગયેલા છે એ બતાવે જરાય ગભરાવા જેવું નથી પણ ઉઘાડા શબ્દો ના કે નગ્ન સત્ય નહીં કહે કોઈ દિવસ ના કે સમજાયું હા કૃષ્ણ ભગવાન પાસે હતું પણ કોઈને નથી કહ્યું એમને કોઈને પણ નથી કહ્યું અર્જુનને પણ દિવ્ય દ્રષ્ટિનું પ્રદાન કર્યા પણ આ કહ્યું નથી બીજી બધી રીતે કહ્યું એમને પણ સીધે સીધું નથી કહ્યું બહુ મૂક્યું એટલે આ વ્યવસ્થિત આજ્ઞા બહુ અગત્યની છે અને દાદા તો વ્યવસ્થિત શક્તિ કરતા એવી આજ્ઞા આપતા હતા પછી આપણે જરા સારા શબ્દોમાં જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે ગોઠવી ગયું શું કહ્યું જગતની અંતર કહેતાની સાથે શું થાય છે કે આપણે બાદ રાખીએ છીએ બીજું બધું બહારનું જગત સમજી લઈએ છીએ મુશ્કેલી આ થાય છે બહુ તકલીફ દાદાજી આપશે સમજાવ્યું પહેલા દિવસથી કે ફાઇલ ભગવાનના મન વચન અને કાયા છે દાદા દાદા સલિયાનો દાખલો આપતા સલિયા અને દાદા જો દાદાએ કહ્યું નથી પૈક આપતા અને મને એ જાણવા મળ્યું છે તો ઘણા વર્ષો બાદ ખબર પડી કે દાદા આવું બોલી ગયા હતા કે આ ફાઇલ નંબર વન છે પણ તમારી સાથેના સત્સંગથી ઘણું જાણવા મળ્યું દાદાજી તો એને લીધે ઘણું ઉઘાડ થવા માંડ્યો છે દાદા ભગવાને કંઈ એમની વાણીમાં કશું બાકી નથી રાખ્યું પ્રકાશ પાડવામાં પરંતુ આપણે શું છે કે આપણને અહોભાવ તો એમને એટલું એટલું બધું એ કરુણાશીલ હતા કે અહોભાવ જેને ના થાય એને ઉભો થઈ જાય એટલે એમાં એમાં જ આપણે એમના પ્રેમમાં જ બધા વાગરી ગયેલા બધા શું કારણ કે આજે પ્રેમ કોઈને જોયો જ નથી ને પ્રેમ જેવી વસ્તુ જ નથી ક્યાં છે તે જોજો અને આ બધું એમને બહુ જ્યાં જ્યાં બધા આપણે આપતાવાની બધા ફોડ છે જ બધા પરંતુ એનો વિસ્તાર કરવા માટે જરૂર હોય તો અનુભવ જ્ઞાનની જરૂર છે આખી વિસ્તાર કરવા માટે કોઈ પણ શાસ્ત્ર હોય ગુરુ વિના ગમ ના પડે કે છે ને ગુરુ એટલે જ્ઞાની જ્ઞાની ગમ ના પડે ગમ લાગે તો બહુ સુંદર તમને પણ ગમ નહીં પડે તો કંઈ પાંચ હજાર વર્ષ પહેલાનું કહેવાયું શાસ્ત્રનું એનું પ્રમાણ હોય અને આજે આપણે વાંચતા આવીએ અને ગમ પડે એટલે અત્યારે આપણને વ્યવહારમાં લાગુ જ પડે તો વર્તમાનતામાં પડવું જ જોઈએ દસ હજાર હોય કે આદિનાથનું હોય કે કોઈ પણ હોય સમજાયું સમય યુગ એ બધું ફેર છે જરૂર છે પરંતુ માનવ છીએ મનુષ્ય છે ને મનુષ્ય તરીકે આપણે મનુષ્યતર આપણને સમજ મળી છે એ બધું તો આખી સરખી જ લિંક હોય એક જ હોય સમજાય છે ને જ્યારથી એ શરૂઆત થાય છે ત્યારથી અને છેડો આવશે ત્યાં સુધી રહેવાનું છે અને આ કાળમાં અત્યારે ભક્તિનો યુગ એટલા માટે કહ્યો કે સાધનનો યુગ આ કાળમાં બધો ખરાબ થઈ ગયો છે સાધનનો યુગ અને સાધન સાધનથી થતી ક્રિયાઓ પણ એ ખરાબ થઈ ગયો છે બહાર ખુલ્લું ના બોલાય કારણ કે બહાર તો સાધનનો વાત ચાલે જ છે એટલે એને પુષ્ટિ મળે અને એન્કરેજમેન્ટ મળે એવી રીતનું હોવું જોઈએ સમજાયું ત્યાં આગળ આ દાદા ભગવાનનું વ્યવહાર વિજ્ઞાન આવે છે શું આવે છે વ્યવહાર વિજ્ઞાન એ વ્યવહાર વિજ્ઞાન કંઈ અક્રમ છે તે આપો છો એવું રીતે જોવાનું નથી વ્યવહાર વિજ્ઞાન આપો વ્યવહાર વિજ્ઞાન એટલે વ્યવહારમાં શું હોવું ઘટે શું ના હોવું ઘટે સમજાયું આપણે શું છીએ શું નથી બધું વ્યવહાર બધી ઘણી બધી રીતે આપી શકાય છે એટલે આ વ્યવસ્થિત બહુ ગંભીર છે પુષ્કળ ગંભીર જ્ઞાન નહીં કોઈ દિવસ કોઈને આ પહેલવેલી આ કારમાં જ ખુલ્લી થઈ અપવાદ માર્ગ છે એટલે નહીં તો ખુલ્લી જ ના થાય કોઈ દાડો ચોવીસ તીર્થંકર ભગવંતોમાં કોઈનાથી પણ આ ઉગાડા સ્વરૂપે કોઈને કહેવાયું નથી કારણ કે બધો સાધન ક્રિયાનો માર્ગ હતો કોઈ દિવસ ના હોય આ આજે સાધનનો માર્ગ આજે ખલાસ થઈ ગયો છે એટલે આજે દાદાએ આ બધી સંખ્યા આટલી થઈ ગઈ બધું આપી દીધું પછી હવે જેનામાં જેના હાથમાં આવ્યું અને પછી એ પ્રમાણે નીકળ્યું તે બધું કામ લાગશે તો કરશે બધાને શું બધાને અનુભવ તો થાય ને દરેકને અને ત્રીજું સૂત્ર છે ત્રણ હજાર આઠસો ને સુડતાલીસમું જગત આખું નિમિત ભાવે છે બોલો પણ એ નિમિત ભાવે છે એમ બોલી ના શકે ને એ ના શકે આ વાત બહુ મોટી છે નિમિત્ત શબ્દ એટલો બધો ગંભીર છે નિમિત્ત શબ્દ પણ છતાંય લખવામાં આવી જાય છે નિમિત્ત માત્ર કરીને છેલ્લે પત્ર પૂરો થાય એટલે નિમિત્ત ભાઈ કહું છું કે છે નિમિત્ત શબ્દ ત્યારે કે મફતમાં મળે તો વાપરી જાય છે સમજાયું નિમિત્ત છેલ્લે છે અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ દાદા કહે છે અને એમને વગર વાણીએ નિમિત્ત ભાવમાં હતા કે નહીં જોજો તમે વગર વાણીએ આ બહુ સમજવા જેવું છે બહુ સુંદર નિમિત્ત ભાવ એટલે પોતે પોતાથી એકલા જ પણ હોય એવું નહીં પણ આ માનવ સમાજ છે અને માનવ સમાજમાં એકબીજા સાથે હોવાનું પણ બનવાનું જ છે અને જેમનાથી જેમને નિમિત્ત ભાવ ખુલ્લો થાય એના માટે એ એમને જ્ઞાન પણ મળ્યું છે આજ્ઞા પણ મળી છે એ બધા આપ્યું છે એટલે એમને બધા સાથે પાછું રહેવું તો પડે એટલે નિમિત્ત ભાવ રહે એટલે કેવી રીતે રહે હું છું એટલે જ રહે આપણે બધા સત્સંગમાં બેઠા દાદા બેઠા હોય પાંચ પચાસ સો બસો જે હોય તે તો એવી રીતે રહે એ બીજાનો ફાયદો કેવી રીતે થાય દાદાનો તો કે એ એમનું અનુભવ પ્રમાણ નૈમિત્તિક સ્વરૂપે આપણને એમના વાણીના નૈમિત્તિક પ્રયોગ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે અનુભવ પ્રમાણ આખું અનુભવ પ્રમાણ પ્રાપ્ત થાય છે એ તો બને જ નહીં તીર્થંકર ભગવંતોને પણ પ્રશ્નો થાય છે તો કેવી રીતે નીકળે છે એટલે પોતે બોલતા જ ના હોય પોતે બોલતા ના હોય એટલે એમના શબ્દાતીત અનુભવ નૈમિત્તિકપણે નિમિત્ત તરીકે તો નિમિત્તને નૈમિત્તિક પણ એક સાથે હવે સમજ જાય તો આ કલ્યાણ થઈ જાય આપણું તો એ કલ્યાણ થવાની એની વાત છે આ બહુ સમજવા જેવું છે આ નિમિત્ત શબ્દ બહુ ગંભીર છે બહુ ગંભીર છે તમારા ત્રણ સૂત્રો થઈ ગયા આપતા સૂત્રો સારા કરી લાવો છો દાદાજી આ નિમિત્ત નૈમિતિક આપશ્રીએ કહ્યું એને જ અનુભવ પ્રમાણ કહ્યું ને હકીકત ફેક્ટ છે પરંતુ ફેક્ટ મનને સત્ય સ્વરૂપે રજૂ ના થઈ શકે ને તું તો થઈ જાય બાફી જાય બધું તો તો જાતે થઈ બેસે નિમિત્ત તો બધું બગાડે પોતાનું નિમિત્ત થઈ બેસાય એવું નથી એ તો સહજ ભાવ છે સહજ ભાવ એ મન વાણિકા સ્વરૂપ પૂતગલના પ્રકૃતિ સ્વરૂપે હઈએ આપણે ત્યારે પ્રકૃતિમાં સાહજિકતા અને સહજ સહજ સ્વરૂપ જેટલું થઈ ગયું એ બધો નિમિત્ત ભાવ કહેવાય સહજ સ્વરૂપ સમજાય છે બધું હવે સહજ સ્વરૂપમાં મોટે ભાગે નિમિત્તમાંથી આપણે નિમિત્ત સ્વરૂપમાં મૂક્યા છે છતાં પણ નિમિત્ત સ્વરૂપે રહી શકાય નહીં ને આજ્ઞાધર્મ જ એ છે આખો આજ્ઞાધર્મ એ જ છે બીજું કશું જ નથી આ બે દ્રષ્ટિ આપી દીધી એ શું કરે છે તમને નિમિત્તને નિમિત્તથી તમે લાવવા જ લાવી લાવી ધીમે ધીમે પણ એ બે દ્રષ્ટિ યથાર્થપણે યથાર્થ સાથે સાથે રહેવી જોઈએ સમજ્યું એટલે કે નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્માની અને વ્યવહારની દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ બે સાથે રહેવી જોઈએ ત્યારે એ નિમિત્ત અમે નિમિત્ત ભાવમાં છીએ કહ્યું ને એટલે અમે પણ કેવા જ્ઞાન થતા સુધી આજ્ઞામાં છીએ અને તમને પણ આજ્ઞામાં મૂક્યા છે આવું પણ પાછું દાદાએ કહ્યું કહ્યું છે અમે કારણ કે જીનેશ્વરની આજ્ઞા છે એમને સમજાયું બહુ સમજવા જેવું છે બહુ સમજવા જેવું છે જીવેશ્વર એવા છે કે મોઢે બોલીને કશી આજ્ઞા આપતા નથી પાછા બહુ જીવન જ એવું થઈ અદભુત આપ્યું છે આપણને તો નિમિત્ત શબ્દ બહુ મોટો છે હીરાભાઈ મોસમપુરા કોણ છે આશીર્વાદ અચ્છા આશીર્વાદ માટે છે ચલો તમે જરાક કરજો બારમા છે એવી રીતે કહ્યું પછી આ બધા આશીર્વાદ નો છે સારું બધું આવી ગયું તો લઈ લઈ લો હવે તમે આપતા પુત્ર મળો હા છેલ્લે છેલ્લે હમણાં અને તું તો વૈશાલી તો કવિ થઈ ગઈ હતું તો હવે તો કવિત્રી તું વાંચતો ખરી અહીંયા આવતી ને બે મિનિટ લાગશે એને મહેનત કરી છે આટલી કેટલી હાઈટ વાળી છે જુઓ ને આટલી બધી ઊંચી કેવી રીતે તું એને ઉભી રે બધા સમજ દાદાજી આ પદ છે ને તે સંમેદ શેખરજીની જાત્રામાં ગાડી ચાલતી હતી ને ત્યારે લખાઈ ગયું હતું <laughs> બે હજાર આઠમાં લખાઈ ગયું હતું આપણે જાત્રા ગયા હતા ને ત્યારે ગાઉ બહુ અમી ભરેરી નજર્યું રાખો અમી ભરેરી નજર્યું રાખો દાદા શરણો મારે જોઈ દાદા શરણો મારે દર્શન દેજો પાવન કરજો દર્શન દેજો પાવન કરજો ભાવ નિરંતર વેજો રે ભાવ નિરંતર રેજો રે અમી ભરે નજરું રાખો અમી ભરેલી નજરું રાખો દાદા સર મારી જોરે દાદા શરણો માલે જોરે દાદા આજ્ઞા દાદા આજ્ઞામાં રેવું અમારે શક્તિ તમે આપજો રે શક્તિ તમે આપજો રે દાદા અમારામાં અમે દાદામાં દાદા અમારા મેદાદામાં અભેદતા વર્તાવ જોરે અભેદતા વર્તાવ જોરે આમી ભરેલી નજર્યું રાખો આમી ભરેલી નજરું રાખો સત્સંગ નિત્ય સ્મરણોમાં તમારો સત્સંગ જીવન ભર હો રે જો રે જીવન ભર રે જો રે દાદા આપની મૂંગી આશીષ દાદા આપની મૂંગી આશીષ મોક્ષ પર લઈ જાજો રે મોક્ષ દ્વારે લઈ જાજો રે અમે ભરેલી નજર્યો રાખો અમે ચક્ષુથી નિધિ ધ્યાસન મારે જોરે નિધિ ધ્યાસન મારે જોરે અમી ભરેલી નજર્યું રાખો અમી ભરેલી નજરું રાખો સચ્ચિદાનંદ અને પોતે અંતરતપથી એટલું વીતેલું છે અંતરતપથી કહું છું હા એમાંથી પસાર થયેલી છે તો એનો આનંદ આવે છે દાદાજી બોલી ના પીશ ગોળ નહીં કરવાનું ખાસી તપેલી છે આપણી પરંતુ એનો આનંદ નથી ગયો તને શું લાગે છે એકદમ સાચી વાત છે એકદમ સાચી વાત છે ગુરુજી કઈ છે વાપી છે વાપીમાં છે જય સચિદાનંદ હવે પછીનો કાર્યક્રમ આ મુજબ છે આજે ગુરુવારની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ વસંતભાઈ આની ભાવના છે કે મને વડોદરામાં કંઈક રહેવાનું મળી જાય થઈ ગયું થઈ ગયું મામાની પોરમાં લીધું ને સારા જુઓ તમારી કૃપા છે આજની સ્વર્ગીય આવી છે હા દાદાજી આજની સ્વરૂપ કીર્તન ભક્તિ સાડા પાંચ થી સાડા સાત બાબુભાઈ પટેલના હોલમાં રહેશે શનિવારની રેગ્યુલર દીદી મહાત્મા તરૂણભાઈ પટેલના નિવાસસ્થાને સવારના સાડા છ વાગે બાર બી અધ્યાપક નગર વોટર ટેન્ક રોડ કારેલીબાગ મુકામે રહેશે અને પરમ પૂજ્ય કનુ દાદાજીનો હવે પછીનો સત્સંગ રવિવાર તારીખ એકવીસમીના રોજ સાંજના ચારથી છ સાંજના ચારથી છ કિલનપુરી મુકામે રહેશે એ પ્રસંગ સુરતના મહાત્મા પ્રકાશભાઈ જૈન તરફથી રાખવામાં આવ્યો છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ